He, he, he is perfect description of anything. He's not upset at anything. He's not anxious. He doesn't બીજું want કઈ? things. I mean, he's totally unique. in કાલે that. આવજો કાંઈ કાઢી. Okay. Ask him after this stage, what other stage he has? આપણે Yeah, but ભગવાન me, વિજ્ઞાનનું I get to that તમે stage. સમજાવજો એક પછી I લોકો feel આવશે અત્યારે that is પણ અત્યારે so- સમજાવી દો ને તો after કંઈ જ્યાં other બરાબર તો રાધે કે છે તમારું જે અત્યારે તમારી જે દશા છે એમાં ક્રોધ માન માયાનો કશું જ નથી કોઈ વસ્તુ નથી સંપૂર્ણ છો તો પછી કે છે આના પછી હવે તમારે કઈ કયું પ્રાપ્ત કરવાનું રહ્યું કે મારા હિસાબે તો કે કશું રહેતું નથી હવે પછી કઈ પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી તમારે આપને મારે કઈ પ્રાપ્ત કરવાનું કશું રહેતું જ નથી મારે પ્રાપ્ત કઈ દશા પણ મારો આ જે છે ભાવ કે હજુ આ લોકોને જે સુખ હું પામ્યો તેવું સુખ લોકો પામો એ જયારે મારી હિસાબ શક્ય થઈ જાય એટલે દાદા એ આપની ભાવના છે કે જગત પામે જગત પામે જગત ના સર્વ જીવો પામે હવે સર્વ જીવોને પામતા તો ઘણા અવતારો થશે ના એવું નહીં એવું પામવાનું નહીં ધર્મ આ બધા ધર્મો આમ હતા પેલા ધીમે ધીમે આમ થઈ ગયું અપસેટ થઈ ગયા હું ફરી અપસેટ કરવા માંગુ શું થાય ફરી અપસેટ ફરી નામ થાય આવી જાય તો મારે બહુ શું ખબર છે એટલે કોઈને જોઈએ આપણે હિન્દુસ્તાનમાં અમુક માણસો બહુ આરામ જેટલી બધી જાગૃતિ હોય ત્યાં રાજા જેવું સુખ હોય તો પણ સુખ દુઃખરૂપ લાગે કેવું સંસારનું જે સુખો છે એને દુઃખરૂપ લાગે કડવું છે કે અરે આ પર્વતના સુખો કેમ પણ આપને જે વિધિ કરાવી ગઈકાલે એ વિધિ મોક્ષને માટે કરાવી કે ભૌતિક સુખો માટે ગઈકાલે જે વિધિ કરાવી આપે જ્ઞાન વિધિ એ મોક્ષને માટે કે ભૌતિક સુખોને માટે મોક્ષ મોક્ષ ભૌતિક સુખો ભૌતિક સુખો નથી આવે દરેક જીવ છે તો મોક્ષે જઈ શકે મને એવું સમજાય છે કે એનો પોતાનો સ્વભાવ છે એ મોક્ષે જાય એટલે શું આપનું શું કેવું છે મોક્ષે જઈ શકે દરેક જીવ મોક્ષ નો દવા માટે જ નીકળ્યા થયેલો આખા જગત ના જીવો મોક્ષ માટે નીકળ્યા છે પણ જ્યાં સુધી એમને હજુ આ બે એ સ્થિતિમાં છે કે સ્ત્રી સ્ત્રી એ જ મોક્ષરૂપ લાગે છે ને ત્યાં ત્યાં ભોગવો થતો ભોગવતા ભોગવતા ભોગવીને ભોગવીને ફેંકી દો કે આમાં સુખ નથી ભોગવીને ફેંકી દો આમાં સુખ નથી એમ કહેતા કે સુખને તપાસ કરતા કરતા શું કેમ છે તપાસ કરતા કામ શું કરતા વિચારો આવવામાં દાદાજી જમવા જાય છે બરાબર દાદે એમ કે છે કે કાલે તમે પેલો દહીં નો દાખલો આપ્યો ને લખો એ બહુ એક્ઝેક્ટ સરસ હતો બીજું કે છે કે દાદા સો વર્ષ પછી બધા લોકોને એમ થશે કે આપણે ચૂકી ગયા કે આવું કે છે કે આ લોકો પામી નથી શકતા આવું સરસ છે એક્ઝેક્ટ છે તો કે એમનું પ્રારબ્ધ એવું છે કે પછી એ લોકોનું એવું એવું એવી ભૂમિકા જ નથી તૈયાર થઈ એમનું પ્રારબ્ધ એવું છે લોકોનું પ્રારબ્ધ એવું છે એમને જોઈતું નથી પૈસા છે લેડી છે છોકરા છે મકાન સરસ બાંધ્યું છે ઈચ્છાઓ છે they have different priorities. In your, in your state of in no ego, okay, no rash race, nothing. What is the state beyond that? Is there એમ કે છે કે તમારી જે દશા છે કે જેમાં અહંકાર નથી રાગ દ્વેષ નથી હવે એનાથી આગળ કઈ દશા હોઈ શકે બીજી કોઈ દશા જ નથી આનેથી એક આગળ એક જ દશા કે આ પણ ઈચ્છા ન હોવી જોઈએ જગત લોકોનું લોકોના લોકોને કલ્યાણ થાય એવું ભાવના એ પણ ન હોય કે અને આ ઈચ્છા પહેલી પૂરી થઈ જાય That is the only thing which has been left, and that should not be, uh, that should not leave. Uh, in the first stage is there, and in that stage, these wish is also not there. Yeah, but asking. એમ કે છે કે તમે બીજો જન્મ લેશો તો આ પણ ઈચ્છા પૂરી કરવાનો જે તમે ઈચ્છા પૂરી થઈ જાય બીજા જન્મે બધી ઈચ્છા સંપૂર્ણ પછી ઈચ્છા ના બીજા જન્મમાં આજ આજ રીતે અક્રમ વિજ્ઞાન ચાલશે કે પછી કઈ બીજી આત્મા આવશે આ જન્મ આ વખતે તો આપણે અક્રમ વિજ્ઞાન છે તો આવતા બીજો જન્મ ની અંદર આ સાયન્સ ચાલુ રહેશે કે બીજું સાયન્સ આવશે બીજું ફૂલ ફૂલ ફૂલ અક્રમ હશે ત્યારે પણ એમ પૂછે છે આવતા જન્મ તમારું અક્રમ હશે અક્રમ ફૂલ એ છે ફૂલ સ્ટોપ એ અક્રમ બધું કામ આવે ક્રમિક જ્યાં ફૂલ સ્ટોપ હશે બધું અક્રમ કે ફૂલ સ્ટોપ અને ક્રમિક કામા આટલું બોલ્યા કામા આટલું બોલ્યા કામા આટલું બોલ્યા કામા ના તો ફૂલ આમ ફૂલ સ્ટોપ મારે Of course, we have, I have But still, every human being should have in this life a goal, some ideal, some value, some direction. Supposing I keep an ideal that I, in this life, that's what I was asking you, that in this life, before I die, that I want to be, this is my goal, to be not like him, but that state where you don't see difference in anything. No, nothing upset, no anxiety, but you still function in the world. He's eating, function, but is this is this a idea you keep? Um, is this a good idea to keep to discharge rest in this life, you know, in the next uh, so many years I have? If somebody asks me what is what is your goal ideal in life and what is your God, I said this is my goal, you know, but I don't want any distinction. i still function, but it's to me. There are people hurt me, no, same thing. That is, I'm going to try for that. Balance state. No, not દાદા રાધે કે છે કે મને કોઈ પૂછે કે તારો આ જીવનનો ધ્યેય શું છે તો કે મને એવું રહે છે કે હું દરેક આ રોજિંદા જીવનની દરેક પ્રવૃત્તિમાં કોઈ પણ કામ કરું તોય પણ મને કોઈ કોઈની જોડે રાગદ્વેષ ના થાય કોઈને બીજી દ્રષ્ટિથી ના જોવાય રિયલ અને રિલેટિવ એ બંને રહ્યા કરે અને રાગદ્વેષ નાતા વિતરાગતા રહે એવું મારે થવું છે તો એ બરાબર છે દાદા ની કૃપા એવું થઈ જશે દાદા ને કહીએ ને કે તમે બસ લેવા તો અમને તમારી સાથે રાખજો સેવા માટે દાદા આપણે બીજા કોણ રાધે પૂછે છે વિલ પાવર શું છે વિલ પાવર વિલ પાવર શું છે Thank you. want to run, right? Or you want to play? પોતાનો ઓપિનિયન છે બરાબર. One own opinion to go down. See, like, I want to swim 10 miles. I'm going to do that. Do that. મેં આટલું વિસર્જન કરી નાખ્યું. વિલ પાવર નું વિજ્ઞાન પ્રદાન કરેલું છે There is- એ કહે છે દાદાને કહો કે તમે બહુ બ્યુટીફુલ પર્સન છો હું પોતે જાણું છું જવાબ આપે છે બેટી બાબા મારતા આ પછી તમને કહ્યું આ people from beauty parlor they do come to me different beauty but inner beauty beauty is okay એટલે આદર હોય તો ઉહાપો નહીં થતો અને એ ઉહાપો થાય તો એ નથી બધા એ વાત વાંધો મતો અમારે ગયા પછી બસો વર્ષમાં ધમા ધમા હોવા હોવા થઈ જશે અને કોઈ કહેશે આ ખુરશી બેસતા હતા ખુરશી લોકો દર્શન કરવા શું કહે પણ અત્યારે તો એ કહે સમજણ પડશે ને શું કહેવા માંગે છે દાદા તમે અત્યારે જે વાત કરો છો એ લોકોને બસો વર્ષ હજાર પદ લખ્યો છે હજાર પદ નું વર્ણન કર્યું છે દાદા દાદા ને હજારે પદ નું વર્ણન કર્યું દાદા આપડે કોઈ જાણતા નહીં બધું બધા બધા લોકો દસી હજાર તો તમારું નામ જાણતા જ હશે કે આ કરોડ હતા દસ બાર વખત ટ્રેનમાં ટ્રેનમાં જવા આવવાનું થતું ને હવે માણસ મૂકવા આવે સ્ટેશન પર આખું સ્ટેશન ગજાર દાર માણસ મૂકી જાય પછી હું બેઠો હોય ત્યાં બારી આગળ ધમાલ મળે બધા એટલે બધા બહારના બીજા લોકો પણ આવે નહીં જે જગ્યાએ જાય પછી ઓલો આમ આમ કર્યા કોક ને એવો આવી હોય ચચા સમાજ થઈ ગઈ એને ભાવથી તમે આપણે નમસ્કાર કરે એટલે જેટલું એ ચોખ્ખો એટલું આ આ પોતાને ફળ આપનારું આ તો આ આ શું કહેવાય છે ભયદાન ગમે તેવો ભય પામેલો માણસ એ પણ નિર્ભય થઈ જાય હા એ બધું હાથમાં તો બધું બહુ છે પણ તે પેલા પેલા હવામાન તૈયાર કરી છે લેવલ પકડ્યા કામ ત્યારે પણ એવું કોઈ આવી જાય ને તે ખરું કરે કયો લેવલ વાળો માણસ આવી ગયો ને આટલાની કિંમત સમાધિ લાગી હતું તે એ બ્રાહ્મણ હતો અને આ બ્રાહ્મણ પેલાનું નામ શું હતું દાદા પેલાનું નામ શું હતું નામ તો નામ તો મને યાદ જ ના રહેતું યાદ રહે રાતે દાદા Yeah, I love it. Oh, that કાગળ આવે ને એવું લખાવે પૂજ્ય જ્ઞાન ભોળીને બહુ લખે છે ભોળીને બહુ ઈગો દાદા ઈકો ઈકો ગ્રહાય ને પદ જ નતું થતું હોતું નથી આ પદ આક્રમ વિજ્ઞાની નું પદ તો તમે બની ગયા આ ભાગ્ય જ ના આવે તો ભાગ્યું તો આવી તે જાય ત્રણ વિચારો અમારે ફરી કાઢ્યું વ્યવસ્થિત શોધ કરવા અમારે રહેલા કાલે પદ બોલ્યા છે ને હા દાદા અમને કોઈ મૂર્ખ મગજ ના કહ્યું તમે અટકાવો છો વ્યવસ્થિત શોધ માટે આવું ના હોવું કઈ બધા હાથે થાય આ કોઈ છે પ્રમાણ થયું અપવાદ કહેવાય અપવાદ મૂળ માર્ગમાં ધોરી માર્ગ ધોરી માર્ગ અપવાદમાં બીજું ખબર છે કે કોણ ખાય છે અને કોણ જુએ છે એને કઈ ખબર નથી બોધર ખાય છે દાદા રાધે પૂછે છે કે અહીંયા અહીંયા જે પેલી નેશનલ લેબ છે એમાં મોટા મોટા સાયન્ટિસ્ટો બધા પ્રયોગો કરતા હોય છે અહીંયા અહીંયા અમેરિકાની મોટી લેબોરેટરી છે આ બધા એટમ બોમ્બ ને બધું બનાવવાનું એ સાયન્ટિસ્ટો બધા પ્રયોગો કરતા હોય છે તો કે એમાં અમુક તત્વો નાખે અમુક કરી લે અમુક નાખે એવું બધું કરતા હોય પણ એક્સપેરિમેન્ટ કરતા જ હોય છે તો કે જે આમાં વ્યવસ્થિત શક્તિ કઈ રીતે કામ કરતી હોય છે એ લોકોને વ્યવસ્થિત શક્તિ અમુક પેલું બધું રિઝલ્ટ મેળવવા માટે અમુક વસ્તુઓ નંખાવડાવે છે કે આ લોકો જેમ જેમ નાખતા જાય છે તેમ તેમ વ્યવસ્થિત થતું જાય છે વ્યવસ્થિત નખાવડાવે વ્યવસ્થિત નખાવડાવે એ તો બિચારા આ તો રમકડા છે એની જોડે લેવા દેવાના નથી એના પ્રશ્નની જે પ્રયોગ થાય છે અને એમાંથી જે રિઝલ્ટ આવે છે તો આ જે એમાં જે બધા તત્વો પડતા જાય છે અને રિઝલ્ટ પણ એનું આવે છે તો એ વ્યવસ્થિત આ પ્રમાણે તત્વો નંખાવડાવે છે કે આજે આ નાખતો જાય છે ને એના પ્રમાણે વ્યવસ્થિત આવે છે એ ના નાસ્તો એ નાસ્તો એ ઉઠતો ઉઠવાનું ઠેકાણું ના હોય ને મોડું ઉઠવે એમાં એને સાયન્ટિસ્ટ ની જોડે લેવા દેવા જ નથી પણ આજે નંખાય છે જે તત્વો એના આધારે નખાતું નહીં વ્યવસ્થિત જ નખાવડાવે કરાવડાવે બધું વ્યવસ્થિત બધા એવિડન્સ ભેગા થાય પોતે એવિડન્સ છે એટલે કઈ માલિક નથી કે પોતે જ કરાવે એવું કશું વ્યવસ્થિત શક્તિને કંટ્રોલ મેં કર્યું વ્યવસ્થિત શક્તિને કંટ્રોલ કરનાર કોઈ ના મળે So is, is the science, all you read in the book, is it all a documentation of evidences, Vyavasthit Shakti? For example, if you take hydrogen and oxygen, you get water. You bring the scientist here, Dada Sai. बड़ा साइंटिस्ट आएगा दुनिया का No, but I tell, ask Dada, he you know. I, I, I agree, okay, or at understand everything. Is, the books we read is fine. Sure, you know, if you had, if you take hydrogen and, and carbon, you're not going to get water. I mean, Vyavasthit Shakti was not going to do anything. Because people have seen hydrogen water, all this, everything you read in the book of science is it all documentation that's just I'm reading all the document evidence, like every evidence court man, this is evidence, this is evidence. Is that all I'm reading every day? Is that all you're reading from school? You understand that? દાદા કે આ બધા વિજ્ઞાનની બધી જ્યારે ચોપડીઓ હોય એમાં બધું જે કંઈ પ્રયોગો બધા સિદ્ધ કરીને લખેલા હોય કે આવી રીતના પાણી થાય હાઇડ્રોજન આટલું જોઈએ ઓક્સિજન આટલું જોઈએ આમ તેમ થાય તો કે આ બધા જે ડોક્યુમેન્ટ આ તો ડોક્યુમેન્ટ કહેવાય તો કે આ જે હોય છે તો તે વ્યવસ્થિત હોય છે ને એ એ પ્રમાણે એ થાય છે હું વાંચું છું આ બધું કરું છું એ બધું વ્યવસ્થિત ના હિસાબે વ્યવસ્થિતમાં બધું આ એ સાયન્ટિસ્ટને જરૂર છે એવું વ્યવસ્થિત લાગે તો સાયન્ટિસ્ટને જરૂર થાય એની પાસે કયા આવે છે રિમિત પણ આવે છે વ્યવસ્થિત મને નિમિત્ત બનાવ્યો છે ને are master to work to one of દાદા દાદા કે મને પણ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ હેઝ મેડ મી જ્ઞાની પરત If that is the case, why don't you worship the Vaishnav Shakti? Worshipping Just uh, worshipping... Uh, No, no, I mean, people people do different worship. You know, people used to worship fire, people out of ignorance. Okay? So nobody worships Vaishnav Sakti. Uh, good boy. it is not the truth because it's I mean, is, like somebody asked me, is that is that God? American, is everything is that? And you say, all powerful. Okay, okay, okay, God તો કે મને કોઈ અમેરિકન પૂછે કે આટલી બધી શક્તિ વ્યવસ્થિતની છે તો એ ભગવાન કહેવાય ભગવાન છે ભગવાન શક્તિ જ ના He says God doesn't છે કેવી છે ચેતન શક્તિ uh, અનંત છે શક્તિ of God but that is ચેતન શક્તિ and what your duniya sarvasva not in physical sure, physical thing and that is spiritual or regarding the soul પરમાણુ કેટલી બધી આણુ કેટલી બધી શક્તિ સો મચ પાવર ફક્ત પરમાણુમાં શક્તિ નથી એક પરમાણુ બે બે ભેગા થાય ત્રણ ભેગા થાય ભેગા થયા પછી શક્તિ અને પરમાણુ અવિભાજ્ય ભાઈ કેવું ભાઈ કેટલા પરમાણુ ભેગા થાય અણુ થાય પરમાણુ જોઈ શકે મનમાં ના દરેક કાર્યને દરેક કાર્યને માટે વ્યવસ્થિત શક્તિ જ કોઈ માણસને નિમિત્ત બનાવતી હોય તો પછી માણસે પોતાનો પ્રોગ્રેસ કરવાનો રહેતો જ નથી ને કે વ્યવસ્થિત શક્તિ જો દરેકની પાસે કામ કરાવતી હોય તો પછી માણસે કઈ કરવાનું રહેતું જ નથી ને પ્રોગ્રેસ થાય જ પછી સંસારમાં ભટકે છે એ તો વ્યવસ્થિત સમજે કે કરનાર બીજો કોક છે હું નથી કરતો આ સારવાર મને ખોટું એવું ભાતે છે તો એ છૂટો થઈ જાય પણ એવું ના અહંકાર એને કે ના હું મારા જેવો કોઈ નહીં એને ભાતે છે હું કહું ચાલુ કે આ બીજો કોઈ તો કોઈ છે નહીં હું છું આ બધી ફાઇલોનું સર્જન કરીએ આપણે એ ફાઇલોનું સર્જન થાય ત્યારે અહંકાર પોસાય છે બરાબર ફાઇલોનું સર્જન કરીએ થાય છે ત્યારે અહંકાર પોસાય છે આપણું એમ સર્જન થાય છે સર્જન કરીએ ત્યારે અહંકાર પોસાય અને જયારે વિસર્જન થાય ત્યારે અહંકાર ના માને કર્યું અને જયારે ફાઇલોનું વિસર્જન થાય ત્યારે અહંકાર નાશ પામે કે વિસર્જન થાય ફાઇલોનું ત્યારે અહંકાર નાશ થાય છે કે એનો દિશા બદલે છે મેં ફાઇલો વિસર્જન કર્યું એમ એ ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ છે અહંકાર ના છે પણ ઉભો થાય ને એક બાજુ એક બાજુ ચાર અહંકાર છે ને એ ચાર જગ્યાએ અહંકાર બંધ થઈ જાય પછી વિસર્જન અહંકાર હોતો એટલે ડિસ્ચાર્જ અહંકાર ત્યાં બધા કરો છો અહંકાર જે ઠંડા થઈ ના છે ચાલુ પણ કરતા બંધો અહંકાર ગયો હું કરું છું કોણ કરે છે વ્યવસ્થિત સમજી ગયો હોય છે આ રાત પસાર નહી થતી હોય હે હાથ હાથ ના લાગે લોકો ચા પાણી ના પીએ થઈ રહ્યું છે એ ભ્રાંતિથી વાત જ છે હું જ કરું છું મારે ત્યાં બીજું કોઈ દેખાતું નથી કે દેખાય તને તમે દ્રષ્ટિ જ નહીં ત્યાં ઘરે એમ દ્રષ્ટિ ક્યાં છે ચશ્મા લઈ લઈ આવે ડાબડા કરે શરમ નથી આવતી શરમ આવવું જોઈએ એ ડાબડા છે રાબડા Yeah. I have to. Yeah, that is. Ask him, you know, there's a big thing that's going on in Paramount to go, you know, to put space with stars and countries, star work. Thank you for all working. To put India against in space. And ચાલીસ પછી ચશ્મા બેતાલીસ પછી ચશ્મા એક જણા આવે કે છે કે ચશ્મા ચશ્મા બધું બનતા બધું કે છે લઈ જા બીજા મને પેપર બંધ થયું ઉઠાઈ જાય નાદી થઈ જાય એટલે તમે શું કહેશો મને પાછું કેવું થાય બીજા મંદિર અત્યારે નાના અક્ષર મન થાય હા નાનામાં અહીં અક્ષર મન થાય અભ્યાસ ક્યાં સુધી કર્યો હતો કશું આવડતું નથી મેટ્રિક ફેલ થયેલો નોન મેટ્રિક મેટ્રિક ફેલ થયા છે વ્યવહારિક દ્રષ્ટિએ આધ્યાત્મિક રીતે તો ટોપ પર એનો ભારત ક્યાં અધ્યાત્મ રીતે કોઈ નથી પહોંચી તો પછી તેથી કહીએ કે ઉપરી ના ઉપરી ઉપરી ના ઉપરી છતાં નિમિત્ત છતાં નિમિત્ત આ બધું તમને આ સુરત જ્ઞાન થયા પછી ચાલુ કર્યું આ બધું જે આધ્યાત્મિક બાબતમાં જે હમણાં તમે વાર્તાલાપ એ બધું કરો તે સુરતના સ્ટેશને જ્ઞાન થયું ત્યાર પછી બધું થવા માંડ્યું આવા સરસ જવાબ એક એકુય ના થાય હતું જ્ઞાન વર્લ્ડમાં કોઈ માણસ આપી શકે નહીં નોટ અ સિંગર મેન દરેક પેલું સમજાવો કે નિશ્ચયથી હું ગુરુત્તમ માં ગુરુત્તમ છું અને વ્યવહારથી લઘુત્તમ લઘુત્તમ એ સમજાવો જરા એ તો તમને કોઈ પૂછે કે તમે બહુ મોટા માણસ છે કરી રિયલિસ્ટિક છે તે ગુરુત્તમ છે શું છે મોટો નહીં ગુરુત્તમ है, तो इससे बड़ा कोई नहीं ऐसी હમ. અને વ્યવહારથી માયાથી કોઈ નાનો નથી લઘુત્તમ શું કહ્યું સૌથી નાનામાં નાનો જ ગુરુ છે વ્યવહાર અને શુદ્ધાત્મા રીતે આ ગુરુ લઘુ છે શું કહ્યું દ્વંદ્વ રહ્યું સિદ્ધાર્થ ને રીતે ગુરુ લખો ભારે નહીં હલકો જાડે પાતો લાંબો નહીં ટૂંકો આત્મા મૂળ પરમાત્મા સર વ્યવહારથી અગુરુ લગો અરે નિશ્ચય કરી રીતે અને વ્યવહારથી બે ભાગ ગુરુ તમે છો ખરી રીતે અને વ્યવહારિક રીતે લઘુ તમે તું તું કહીશ કે ગધેડા તો હું કહીશ કે ભાઈ એ તો બહુ મોટું કહ્યું મારું પદ એ રીતે એટલે મારા પદને તું ગાળો પડશે મને મને પહોંચશે એ પદને તો શબ્દ પહોંચતા નથી લઘુત્તમ જે છે પદ છે એના શબ્દ જ પહોંચતા પહોંચતો ગુરુ તુમ છે થાય છે કોને ગાળ કરવાનું છે જે પણ છે એને નકામી જશે હું તો ઔરંગાબાદ જતા ત્યાં બધા બેઠા હતા પછી ઉપર એક બાવ આપણી ભગવાન સાથી હા લઘુત્તમ છું ગુરુત્તમ છું એવું બોલ બોલે કૂદકો મારી નીચે ઉતરી પડે નહીં ગુરુત્તમ લઘુત્તમ ગુરુત્તમ ક્યાં દાદા રાધે પૂછે છે કે આપણે અવકાશમાં જઈએ તો ત્યાં અમુક પ્લેન પછી અમુક હદ પછી ત્યાં આગળ સમય નથી સ્પેસ નથી ટાઈમ એ બધું નથી ત્યાં આગળ આકાશમાં એ તો આકાશ એટલે ટાઈમ નથી ટાઈમ ટાઈમ બધે હોય હોય આ લોકમાં ટાઈમ છે સાહેબ છે અણુ બધે જ્યાં અલોકમાં નથી જ્યાં આ બધી વસ્તુઓ છે ત્યાં બેસી શકતી મોક્ષ મોક્ષ મેં બેસી શકે નહીં કઈ રીતે દુનિયા જે પુનર્જન્મ જાણવા છે પુનર્જન્મ લોકોને સમજાય વસ્તુ સાયન્ટિફિક રીતે સમજાવીએ વૈજ્ઞાનિક તરફથી ત્યારે શું ત્યારે આજની વિજ્ઞાનીઓ કબૂલ કરે એ કરે અને તે એવું જ એવું જ પુરાવો હોય તો કરીએ Can you say whether I'm learning or not anything, right? Does he find anything new? Radhe, Radhe કહે છે કે હું કંઈક શીખી રહ્યો છું કે પછી હજુ એવો જ છું તમારી પાસે કંઈક શીખી રહ્યો પ્રાપ્ત કરી રહ્યો છો ઘણો શીખ્યો ઘણો શીખ્યો તું જ લાજી રાધા ઘણો એડવાન્સ રાધા ગયો એડવાન્સ રાધા દાદા બોલાવવાનું છે सारी इच्छा मुझे सब पूरी पूरी दे इच्छा आपकी इच्छा सब पूरा हो जाएगा योर और फादर को भी फायदा मदर को भी फायदा ललिता को फायदा राम को आशीर्वाद मिला देवी को आशीर्वाद मिला सब मिल गया हाँ ચાલો વાંધો તેથી દાદા પવન આટલો બધો ક્યાંથી આવે રાધે કે જે ફાર્મા કે હમણાં અત્યારે એની એની એની લેબોરેટરીમાં પ્રયોગો ચાલે છે સાયન્ટિસ્ટોના તો ત્યાં સૂર્ય છે સૂર્ય સૂર્યનું શું કાર્ય છે શું કરી રહ્યો છે કયા હેલિયમ હાઇડ્રોજન ને બધા જે વાયુ તત્વો છે તેનું એની સાથે શું શું ફંક્શન છે એ ગરમી આપણને આપે છે કેવી રીતના આપે છે શું એ બધું આ લોકો અત્યારે શોધખોળમાં છે તો કે એ લોકો બધું આ સમજી શકશે સાદું ગણિત છે એ જે સમજવા માંગે ને બધું ગણિત જ સાદું છે એનો કોમ્પ્લેક્સ નથી સૂર્ય ગરમ છે એના રેજ ગરમ છે શું ગરમ છે સૂર્ય ગરમ હોય તો જેમ ઊંચે છે ને તેમ ગરમી વધવી જોઈએ પણ તમે ત્રીસ હજાર ફૂટ ઉપર જાઓ હિમાલય પર ચલો તો ગરમી લાગે તો ને એટલે સૂર્ય ગરમ નથી યાર ગરમી શેની છે સૂર્ય આવે ઉનાળામાં તપે ત્યારે ગરમી લાગે તો એ ગરમી શેની થયેલ છે ત્રીસ હજાર ફૂટ ઉપર જઈએ હિમાલય પર ગરમી બહુ લાગે ઓછી લાગે ને તો નજીક જઈએ ત્યાં ઓછું લાગતું જાય એના તરફ જઈએ છીએ તેમ ઓછી લાગે ઘણા ઘણા પેર ઊંચા જાય છે તેમ બહુ ઠંડી થઈ જાય માણસ દાદાજી પૃથ્વી પર કેમ ગરમી લાગે છે नीचे गर्मी હા. down is equal must be hot. તો કે તો ભાઈ પાતાળમાં નીચે વધારે ગરમી હશે એમ નીચે વધારે ગરમી What you say down is- નીચે તો ગરમી એ તો જુદી ગરમી નીચે ગરમી ને તો સૂર્ય લેવા દે ને એ તો ધરતીના પેટાની અંદર ની ગરમી That's ulaşım gibi olmadan düşünüyorum görmeyeyim. Çünkü bazen bizim community material center'ımız var. Dopo per la sua del tapete, altri malati. સૂર્ય ની ગરમી નહી તો ગરમી સાની એ ગરમી સાની સૂર્ય ની જો ગરમી નહી હોય તો બીજા સંજોગો ભેગા થાય છે અમુક અમુક સંજોગો ભેગા થાય છે ત્યાંની ગતિ અમુક અમુક ગેસો ભેગા થાય છે ત્યાં બધું આ લાઈટ ને પેલો ગેસ બધા ભેગા થાય ગરમી થઈ જાય Krishna related. There's no Krishna. સૂર્ય તો એટલે આપ છે સૂર્યાપ એટલે અભિમાન છે દેખાય છે એ વિમાનની અંદર સૂર્યનારાયણ દેવ અને દેવી દેવ ચંદ્રનું વિમાન છે એની બધી So are there, are there different gods in different planets? Surya, Dev and Moon, Dev. Shani નવગ્રહ ટુ ધ રાધે પૂછે છે કે જેવો સૂર્ય કયો એવો ચંદ્ર અને આ બધા દેવો ખરા દેવો છે ને બીજા નવ ગ્રહો છે એ બધા દેવો છે ને દેવો છે દેવો દેવ દેવીઓ સાથે મહાવીર ના વખતે દર્શન કરવા હોય સૂર્ય દુસરા ઓર્ડર કર માવી ના વખત બે કલાક થોડા દાડા આવ્યા તો પછી બિન બંધારું થઈ ગયું એટલે જો દુનિયા બૂમા બૂમ થઈ રહી પછી જતે એનું એના દસમા આશ્ચર્ય કહેવાય સૂર્યનારાયણ અને દેવી દેવા બે કલાક આવ્યા બે કલાક પણ દીપ કાળું ટાઈમ ઓફ મૂવી આ તો છવ્વીસ ઓવરની જ વાત દાદા second wonder of the world ટુ નહીં દાદા કેમ કે second wonder of the world કહો દાદા મહાવીર પહેલું મહાવીર નું વંડર હતો દુનિયાના આશ્ચર્ય ની જે વાત કરીએ છીએ તે તો second world tenth wonder This one is 10, the Surya and Chandra. That is 10, this is 11th wonder. This is 11. Hmm. 11th wonder. So what is first? Dada is? 10th is Mahavir and uh, Datakavaya, the Surya Dhan. Hmm. 9th. નવમું કયું અમને નવમું કયું બધા કઈ યાદ This is elephant. Tasa will Surya come and see him too? Why not? બરાબર એમ કે કે સૂર્ય કે ચંદ્રદેવ કોઈ આવીને દર્શન કરવા આવશે ખરા લાગે ફૂલ પરફેક્ટ હોય તો આવે Oh, તે પોતાની ભાવના જગ્યા શાંત લઈને છોડાય નહીં તો સર્વિસ છે ઓનરરી સર્વિસ છે ઓનરરી એન્ડ પરમાનન્ટ પરમાનન્ટ નહીં પરમાનન્ટ નહીં ટેમ્પરરી ટેમ્પરરી પરમાનન્ટ કરે તો eh, જુદી કલાસ છે ને કેટલું ત્યાં ભોગવવાનું હશે પચાસ ખુરશી ત્યાં કાર પરમાનન્ટ કાયમ પછી એક ખુરશી પર જઈને બીજા બેસે બદલાયા કરે બદલાયા કરે જેમ આપડે કલેક્ટર બદલાયા કરે બરાબર ચંદ્રમાં એવું બદલાય જ કરે નહીં તો કાયમ મારે રહે બધા લોકો પક્ષી હું કઈ બોલું કે તો ગોઠવણી ક્રમ એવો બહુ સુંદર ગોઠવી દે છે કોઈ જગ્યાએ સ્થિર નહીં ખુરશી સ્થિર સૂર્ય બદલાય પેલા નીકળ્યા ના હોય તો પેલા આવી ગયા પેલા આજે એમાં વચ્ચે પાકડા કે તમે જાય એવું ને પેલા એડવાન્સ સ્ટેજમાં ગયા હોય સૂર્યમાંથી આગળના હોદ્દા ઉપર આ નીચલા હોદ્દા પરથી પર આવે દેવ લોકો તો વધતા વધતા વધતા આગળ તો કેટલાક દેવો દેવીઓ સાથે રહે છે કેટલાક દેવો પછી જે આગળ છે ને દેવી એને હાથે ના રહે પણ દેવી એને મળવા આવે દેવને સંભોગ સંબંધ નહીં ત્યાં